એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ રે વાહ આજે તો સુરતમાં બેઠા બેઠા અક્ષય વાર્તા સાંભળે છે આવો આવો અક્ષયભાઈ અને આમ દૂર દૂર ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા વિસ્મય પણ વાર્તા સાંભળે છે ઓહો અક્ષયભાઈ વિસ્મયભાઈ આવો ત્યારે આજે હું તમને એક સુંદર મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો રમણલાલ સોનીની આ વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે અક્કલનું ઘર પૂંછડી <laughs> એકવાર વાર વનના પશુઓની સભા ભરાણી હો સભામાં સવાલ થયો કે અક્કલનું ઘર ક્યાં ક્યાં છે અક્કલનું ઘર બોલો જોઈએ કોઈએ કહ્યું પગ તો કોઈ કે કાન સભામાં પગવાળા અને કાનવાળા એવા બે ભાગ પડી ગયા હો ત્યારે ગલબો શિયાળ ઊભો થયો અને કહે નહીં પગ કે નહીં કાન પણ અક્કલનું ઘર છે પૂંછડી લો બોલો પૂંછડી છે તો પશુ છે અને પૂંછડી છે તો અક્કલ છે માણસને પૂંછડી નથી તો એ કેવો બાઘા જેવો છે તમને બધાને ખબર નથી પડતી ગલબાએ તો આવું કહ્યું હવે બીજો સવાલ એ થયો કે પૂંછડી વગરના કામ અક્કલ માણસને રાજા છે તો આપણને રાજા કેમ નહીં સૌએ એક અવાજે કહ્યું આપણને રાજા જોઈએ જ હવે આમાંથી ત્રીજો સવાલ પેદા થયો કે આપણામાં રાજા કોણ વાઘ ગુરકીને બોલો હું રાજા સિંહકરજીને બોલો હું રાજા સભામાં બે ભાગ પડી ગયા છેવટે સૌએ ગલબા શિયાળને કહ્યું તમે અક્કલનું ઘર શોધી આપ્યું એમાં આપણો રાજા પણ તમે જ શોધી આપો ગલબો હાથમાં ત્રાજવું લઈને બેઠો હો ત્રાજવું જોયું છે ને શાકવાળા પાસે હોય આ અને ત્રાજવું લઈને બેઠો ને કે હું વાઘ સિંહ બે ને ત્રાજવે તોડું છું આ પલડું વાઘનું અને આ સિંહનું જેનું પલડું ભારે થઈને નીચે બેસે એ રાજા બધા જોઈ રહ્યા હો ભાઈ ત્રાજવાની દાંડી પકડવામાં ગલબાની ચાલાકી હતી તે કોઈ સમજ્યું નહીં પણ સિંહનું પલ્લું નમ્યું એટલે સૌએ તાળીઓ પાડીને સિંહને રાજા પોતાનો રાજા જાહેર કર્યો કે સિંહ રાજા સિંહ રાજા સિંહ રાજા વાઘને ખોટું લાગ્યું હો લાગે જ ને હે ભાઈ તે મનમાં બોલો બચ્ચા ગલબા તને હું જોઈ લઈશ તને હું જોઈ લઈશ ગલબો વાઘને બરાબર ઓળખતો હતો અને તેનાથી દૂર રહેતો હતો પણ એક વાર વાઘના રસ્તામાં એ ભટકાઈ ગયો વાઘને જોઈને એ તો ભાગ્યો પણ રસ્તામાં આવી નદી નદી તો બે કાંઠે વહે હો ભાઈ નદીમાં પડે છે તો ડૂબી જાય છે અને નથી પડતો તો વાઘ ખાઈ જાય છે એની આંખોમાં તો આંસુ આવી ગયા હો અક્ષયભાઈ વાઘે બરાબર એનો પીછો કર્યો હતો ગલબાને મુંજાયેલો જોઈને એણે એની મશ્કરી કરીને કહ્યું કેમ રે મારા હાથે મરવાની બીક લાગે છે એટલે રડે છે ને ગલબાએ કહ્યું ના મામા તમારા હાથે મરવું એ તો મોટું મોટું માન છે પણ વાત એમ છે કે આ નદી જોઈને મને તમારા બાપા યાદ આવી ગયા મને થયું કે હવે એવું પરાક્રમ જોવા નહીં મળે વાઘે કહ્યું તું મારા બાપાના કયા પરાક્રમની વાત કરે છે હું પણ મારા બાપા જેવો જ પરાક્રમી છું ગલબો ઉત્સાહમાં આવીને બોલ્યો ખરેખર ઓહો તો હું તમારા હાથે મરું તે પહેલાં મને તમારું એ પરાક્રમ જોવાનું ખૂબ મન છે કૃપા કરીને મારી એટલી ઈચ્છા પૂરી કરો વાઘે કહ્યું બોલ શું જોવું છે તારે ગલબો કે એક વાર તમારા બાપા એક જ કૂદકે આ નદી પાર કરી ગયા હતા મેં નજરો નજરે જોયેલું છે બોલો તમે કરી શકશો <laughs> વાઘા સાંભળીને કે કેમ નહીં હું પણ એક કૂદકે નદી પાર કરી જાઉં એક કૂદકે એમાં શું મોટી વાત છે શિયાળ કે તો હું કહીશ કે બાપ એવા બેટા હા વાઘ તો તાનમાં આવી ગયો હતો એણે એ કૂદકે નદી પાર કરી જવા છલાંગ મારી નદીનો પટ હતો પહોળો અને પ્રવાહ જોરમાં વહેતો હતો ભાઈ પાણી ખૂબ હતું વાઘ એટલું કૂદી શક્યો નહીં અને અધવચ્ચે ભફાંગ કરતો પ્રવાહમાં પડ્યો અને તણાઈ ગયો નદીમાં લો બોલો વાઘને ડૂબતો જોઈને ગલબો શિયાળ કે તારા બાપા પણ નદી કૂદવા જતા આમ ડૂબી ગયા હતા પછી પોતાની પૂંછડી પંપાડીને કે જ્યાં લગી આ અક્કલનું ઘર સલામત છે ત્યાં લગી વાઘ બાઘ આમ જ મરવાના છે તો ભાઈ અક્ષયભાઈ વિસ્મયભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ હવે હાલાવાલા કરી જાઓ આવજો